જ્ઞાની અને યોગીમાં શો ફેર આ યોગી તો અડદ ગાય બધા યોગી કહેવાય બળદ ગાય ભેંસ ભેંસ માંસ માંસ બધા યોગી કહેવાય મન વચન કાય નો જેને યોગ ધરાવ્યો છે એ બધા યોગી કહેવાય હવે યોગી તો બધા જાત જાતના હોય પાછા દેહ યોગી તો આ બધા છે જ પણ મનોયોગી હોય મનોયોગી મન મન મન ઉપર આધાર રાખતા યોગી મનની જોડે યોગ જોઈન કરેલો હોય એ મનોયોગી કેવાય વચન યોગી વતન આખો જાપ કરી કરીને વતન યોગી થઈ ગયો હોય ને અને ધ્યાન કરીને મનોયોગી થઈ ગયેલો હોય એ એક ગયો છે તે સંસારનો પોતાનું છે તે શાંતિ રહે અને લોકોને શાંતિ રહે એવો રસ્તો દેખાડે બાકી જ્યાં સુધી આત્મયોગ ના થાય ત્યાં સુધી આ યોગીઓ કશું કામ થાય આત્મયોગી થવું પડશે શું થવું પડશે આત્મયોગી આ તો દેહ યોગીઓ છે બધા પછી મનોયોગ્યો છે વતન યોગ્યો છે પણ આત્મયોગી થશે ત્યારે કલ્યાણ થશે નહીં તો કલ્યાણ થાય નહીં ત્યાં સુધી શાંતિ રે શાંતિ રે યોગમાંથી મનોયોગી હોય વચન યોગી હોય તો શાંતિ રે શું પૂછનાર ને કશું બીજું પૂછવું છે કશું કૃષ્ણ ઝેરો હોય તેનો યોગ વાળો ધરાવતો એ બધા યોગી કેવાય તો આપડે ગાય ભેંસ બધા મનોચન કાયા યોગ ધરાવે છે જીવ માત્ર મનોચન કાયા યોગ ધરાવે છે અવલંબન વાળો એનું નામ જ યોગી આત્મયોગી અવલંબન વાળો ના હોય નિરા હોય એને કોઈ જાતની જગત ની કોઈ અવલંબન ની જરૂર નહીં ભગવાન ની જરૂર આત્મયોગી ના હોય કારણ પોતે જ ભગવાન થઈ ગયો આત્મયોગી થયો ત્યાંથી પોતે ભગવાન થઈ ગયો એને કોઈની જરૂર ના હોય છે કે આત્મા અને જોડે પાછો યોગી શબ્દ આવ્યો એટલે એને અવલંબન તો જોઈએ જ ને આત્મયોગી તો કહેવાય છે જાણવા ઓળખવા માટે કે આ યોગ શેમાં છે આમનો આ મનવચન કાયાનો દેહ હોય અને આત્મા પ્રાપ્ત થાય બંને સાથે હોય છે તો આ યોગ ક્યાં છે બહાર છે કે આત્મા જોડે છે તો આત્મા જોડે હોય તો આત્મયોગી કહેવાય આપડા કૃષ્ણ ભગવાન આ આત્મયોગી યોગેશ્વર કહેવાય શું કહેવાય યોગેશ્વર આત્મયોગેશ્વર એ દેહ યોગેશ્વર કે વચન યોગેશ્વર કે વાણે મનો યોગેશ્વર ના કહેવાય આ તો આ બધા છે તે બધા મનના અને વચનના યોગીઓ થોડી થોડી ઘણી શાંતિ થાય એનાથી પણ પૂરું કલ્યાણ ના થાય હું કરું હું કરું એ જ અજ્ઞાનતા પ્રકટ નો ભાર જેમ સ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પહેરે જોગી જોગેશ્વરા કોક જાણે ત્યાં જોગી જોગેશ્વર એટલે આત્મયોગી અથવા આત્મયોગેશ્વર એ જાણે બાકી કોઈ આને આ જગત ફીરે ચાલે છે કોઈ જાણે નહીં પૂછવા પૂછો પૂછો દેહાભ્યાસ છૂટેલા ને દેહ નું ભાન ના હોય દેહ નું ભાન ના હોય તે તો ઊંઘતો માણસ કહેવાય તો ભગવાન ને ભગવાન થઈ ગયો હોય તો દેહ નું ભાન હોય બહુ વધારે ભાન હોય પેલા કરતા એ જાગૃતિ છે દેહાધ્યાસ છૂટે તો બહુ મોટા મોટી જાગૃતિ હોય આ દેહાધ્યાસ ને લઈને જાગૃતિ લોકો છે નહીં આવતા બહુ શું થશે તેનો વિચાર આવતો નથી તો દેહાધ્યાસ છૂટ્યો એટલે દેહ ની જાગૃતિ હોય બધી જાગૃતિ બધી હોય પણ માલકી મારી છે કે કોની છે પોતે સમજી જાય આ દેહ ને માલિક હું છું કે બીજો કોઈ છે માં તો એવું થાય ને લૌકિક માં તો અહીંયા આગળ આ દેહ ઉપર છૂટી ગણીએ ને અને ભાન ના રહેતા એના સમાધિ થઈ એમ કે આ લૌકિક બધું સમાધિ જાગતો હોય છે વાતો કરતા ધ્યાન ધરતા જો વિસ્મૃતિ થાય શુદ્ધાત્મા નું ધ્યાન ધરતા વિસ્મૃતિ થાય તો શુદ્ધાત્મા નું ધ્યાન ધરતા વિસ્મૃતિ થાય તો એ વિસ્મૃત થાય તેનો વાંધો નથી વિસ્મૃત થાય એ તો એનો વાંધો નથી ભાન ભાન ના જતું રહેવું છે શું કહ્યું વિસ્મૃત થાય છતાં પણ પાછળ આમ આમ છૂટી ગણાય ખબર પડે કે ના પડે ખબર પડે હા એ ભાન ના જતું રહેવું છે ભાન જતું રહ્યું તો આવે છે તે સાચી વાત જ નહીં માણસ ઊંઘી જાય છે ભાન જતું રહેશે પેલામાં ભાન જતું રહેશે એવો ભાવ હોય તો કયો અભ્યાસ કેવાય હું જાણું છું એવો ભાવ હોય હું બધું જાણું છું તો કયો અભ્યાસ કેવાય તો કેવો અભ્યાસ કેવાય હું હું ભૂપેન્દ્રભાઈ હોય તો ખોટો ખોટું અને હું શુદ્ધાર્થમાં આવે તો સાચું પાડે એના જેવું તો કોઈ મહાન શક્તિ બીજી ઉત્પન્ન થાય એવી નથી એ શક્તિથી પછી આજ્ઞા પાડે પડાય આપણે શક્તિ પેલી ના હોય આજ્ઞા થઈ બ્રહ્મચર્ય શક્તિ પ્રાપ્ત થઈ મંસાહાર ને અને આ વેજીટેબલ આહાર લોહી ગરમ હોય આપણો લોહી ગરમ એટલે પાછું થાય આ જાનવરોમાં લોહી ગરમ કબૂતરાનો હોય તો એ બહુ વ્યભિચારી હોય એ એ છે એનામાં બહુ એ હોય સમજાય ને કારણ કે જીવડું ના ખાય કોઈ એ બિલકુલ વેજીટેબલ ચોખા કે આપણે બાજરીના દાણા ખાતા ચોખાના દાણા કે બાજરીના દાણા જ ખાતા હોય છે કબૂતર ના એ બધા દાણા ખાય પણ દાણા બધો જીવ પડેલો ના અડે જીવાત ના ખાય એટલે એનું નામ કબૂત કબૂતરે પણ લોકો શોધખોળ કરેલી કે કોઈ પણ જાનવરને આશ્રય આપવા જેવું છે તો કે હા કબૂતર એકલાને આપવા જેવું છે ત્યાંથી કે મંસાહારી નથી તો બીજા જાનવર તો ભવસાર કરીને દિવસ દિવસ કાઢશે આ શી કાઢશે એમના માટે કબૂતરીઓ બનાવો જેમ ચબૂતરા કે છે કબૂતર કે છે ને તે બધું ગામે ગામ બનાવે પછી ત્યાં આગળ વાસણમાં નાખી આવે કબૂતર જમે એનું બ્લડ બહુ ગરમ હોય લકવામાં બધા ખવડાવે છે ને હા લકવામાં બધા હા બહુ ગરમ હોય છે આ લોકો બધું ખાઈ જાય માસલા બસલા બધું ખાઈ જાય અમને શું આવે આ તીના જ કશું ઉંદરડા શું ખાઈ જાય છે સાપ ઉંદરડા દેડકા એનો આચાર બનાવીને રાખે છે એ વસ્તુઓનો આચાર બનાવીને રાખે છે આચાર આચાર અગર માંસાહાર નથી ઘણો ઘણો ઓછો છે અને દક્ષિણ થોડું ખરું દક્ષિણમાં ખાય છે ગુજરાત કરતા તો વધારે થાય દક્ષિણ બ્રાહ્મણ અને બધું ઓછું બ્રાહ્મણો દક્ષિણ તો બહુ ખાનારું સૌથી આખા દુનિયામાં આ ગુજરાત એકલો જ દેશે કે માંસાહાર બહુ ઓછો છે જીવડા ખાઈ એ દુર્ભાગ્ય આ બધા જીવડા ખાઈ જાય દેવ અને ચક્રવર્તી જેવા જે આપણે થયા તો એમને આટલી બધી સ્ત્રીઓ હોય છે તો તે આપણે પહેલા એવા ભાવ કરેલા હોય છે કે શું હોય છે કે તેને લઈને આ બધું થાય છે અને એટ ધ સેમ ટાઈમ સાથે સાથે જે પુણ્ય છે ને પુણ્ય એટલે આપણી બેંક બેલેન્સ પાપ એટલે બેંક નું બેંક નું ડેબિટ થાય આ પુણ્ય એટલે ક્રેડિટ થાય પાક એટલે ડેબિટ પાપ એટલે ડેબિટ થાય હવે એ તમારા જે ભાવ હોય તમારી ઈચ્છાઓ તે પ્રમાણે એ દરેક ખાતામાં એ મેસેજ આવે તો પુણ્ય એમાં મેસેજ આવે પાપે એમાં મેસેજ આવે અને પછી એ પ્રમાણે ફળ મળે એટલે સ્ત્રીઓની બહુ ઈચ્છા વાળા માણસ હોય તો એમ તેરસે રોણીઓ પણ મળે ચક્રવર્તી બારસે બારસે રોણીઓ હતી આવું બધું હોવા છતાં પછી આત્મામાં પણ તરત જ આપણે બહુ પ્રોગ્રેસ કરી જાય છે આત્મિક એ આમાં દૂધ નતા પીતા હજાર ગાયો હોય તે હજાર ગાયો ને દુવે તે સો ને પાઈ દેવાનું હજાર ગાયો જે દૂધ નીકળ્યું એ સો ગાયો ને પાઈ દેવાનું પછી એ સો ગાયો ને દોવાની એ દસ ને પાઈ દેવાનું પછી એ દસ ગાય ને દોવાની તે એક ને પાઈ દેવાનું અને એવી એક ગાય નું દૂધ પીતો હતો ચક્રવર્તી પછી તેરજો આ તો એક વાણી પર ચલાવાતી નહીં પછી તેરજો વાતો કરે છે આ કાળના માણસ ની વાત નથી કરતો હું તો સહજ આ વાત પૂછવા માંગતો હતો કે એવા કેવા ભાવ કર્યા કે આટલી બધી સ્ત્રીઓ હોવા છતાં પછી આત્મિક રીતે પણ આટલો સુંદર પ્રોગ્રેસ કરી જાય છે હોય આ બધું સાધન ક્યાંથી આવી ગયું બધી જાતની પુણ્ય હોય બધી જાતની પુણ્ય હા કોઈ જાતની કમી ના હોય બધી જ ચીજોનું મળે અંબારતા પહેલા સૂર્ય ક્યાં ગયો સૂર્ય ક્યાં હાથમાં તપાસ